કોઈ દુઃખ આત્મામાં મેં ખરીસરથી ટેન્શન જોયું નથી ખરીસરથી ટેન્શન મેં જોયું નથી કારણ કે આત્મામાં ટેન્શન નામનો ગુણ જ નથી જો તમે આત્મા રહી જાઓ તો તમને કોઈ કઈ વસ્તુ અડે નહીં અને જો તમે દેહ દેહ થશો તો દેહના જે ગુણો છે એ બધા કરતા શું કહેવાનું એટલે તમે દેહમાંથી આત્મા થવાની તૈયારી કરો એવું થઈ શકાતું નથી કરોડો અવતાર થઈ શકાતું પણ કોઈ પેલો ભેદ વિજ્ઞાન હોય તો આપણે કઈ મને છૂટું કરી આવો આત્મા મને આત્માનો પ્રતિનિધિ કરાવડાવો આત્માને પ્રતિનિધિ થાય પછી છૂટી જાય હું નવનીત છું એ પ્રતિથી તૂટી જાય અને હું આત્મા છું એ પ્રતિથીનું ભાન થાય એ છૂટી જાય આત્મા શાંતિ નું પ્રેમનું સ્વરૂપ છે કેવી રીતે આત્મા આ દુનિયાનું જે કઈ સુખ છે તે સુખ આત્મામાંથી જ આવેલું છે પણ આપણે કલ્પિત મારી લીધું કે મને આ કેરીમાંથી આવે છે ક્યાં ફ્રૂટમાંથી આવે છે એ માની લીધેલું કલ્પિત છે વસ્તુ આવે છે આત્મામાંથી સુખ બીજી કઈ કોઈ સુખ ગુણ બીજા કોઈ જગ્યાએ છે જ નહીં આત્મા સુખનું ધામ છે આખો સુખનો કંદ છે આખો પોતે સુખરૂપ છે એનાથી આપણે જગતમાં સુખ ઉત્પન્ન થયા આ વિકારી સુખો લાગે છે અને ધોરણની વિકારી સુખ છે અહમ કેમ જાય જ્યોતિ નથી અહંકાર જે અહંકાર છે એ કાઢવાનો છે આ અમને કાઢવાનો નથી આ વિથઆઉટ માય ગોડ માય કાઢવાનો છે શું છે માયને લીધે અહંકાર કહેવાય એવું માયને લીધે અહંકાર માય ના હોય તો હું હું આત્મા છું એવું બોલવું પડે હું જે છું એ અહંકાર મારી પોતાની વસ્તુ છે એટલે આમ અહંકાર કાઢવાનો છે અહંકાર જયારે મુક્ત થઈ ગયેલા હોય ક્યાં જાય એટલે અહંકાર કાઢી આપે એટલે આવજો અમારી પાસે તમને કાઢી આપીશું શું જેને કાઢવું હોય તેને કાઢી આપીશું તૈયાર છે શું સ્વભાવ પર શું અસર છે ગ્રહ તો બધા નવ નવ પ્રકારના ગ્રહો છે એમાં દુરાગ્રહ પટલાગ્રહ મકાગ્રહ સદાગ્રહ એ બધા આગ્રહો જેમ ફરી વળે છે એટલે એ બધું સ્વભાવ બરાબર થાય છે અને નિરાગ્રહી ને ગ્રહ નડે નહીં જે નિરાગ્રહી છે તેને કોઈ ગ્રહ અસર કરે નહીં કારણ બધા આગ્રહો તે જ આગ્રહો છે અને તે બધા ગ્રહો ગ્રહ નડે અમને છે કોઈ અસર કરે નહીં કોઈ ગ્રહ અસર કરે નહીં કે આ આગ્રહોને લઈને બધા શરૂ કરે થાય ત્યારે શનિ નિર્ણય લઈને ચોક્કસ થઈ જઈએ આગ્રહ કોઈ માર કર્યા કરતો તો આપણે સમજીએ મને ગ્રહ મળે એટલે આપણે આગ્રહો મટાગ્રહ અથાગ્રહ મતાગ્રહ ગુલાગ્રહ સદાગ્રહ મતાગ્રહ શું એ બધા અમુક પરિસ્થિતિ અમુક વર્તન થયા બાદ સમજાવે છે એ આ ખોટું કર્યું અને ત્રિશંકુ જેવી હાલત થાય છે તો શું કરવું ખોટું કર્યું સમજાવે તો તરત જ પસ્તાવો કરી લેવો ફરી ના કરો ત્રિશંકુ જેવું હાલત કરવાની જરૂર નથી આપણને જ્ઞાન સમજાવે છે કે આ થઈ ગયું એ બધું ખોટું કર્યું છે ત્યારે આપણે અરવિંદ પટેલ અમેરિકામાં ઘણા નવા મંદિરો થયા છે અને બીજા થઈ રહ્યા છે આદર્શ મંદિર કોને કહેવાય મંદિરમાં શું પ્રવૃત્તિ થઈ જોઈએ મંદિરની પ્રવૃત્તિમાં બાળકોને કેવી ચર્ચા કરી શકાય આ હિન્દુસ્તાનમાં તો મજૂરો એક શહેરમાં કેટલાય મજૂર હોય એનું શું કારણ અત્યારે બોતા વગેરે અટકાવવા તક ના આ લોકોને મંદિર હોય છે મંદિર જુએ છે ત્યારે ભગવાન યાદ આવે તો યાદ જ આવે તારી બેટા ચાલ્યા કરે તારી નહીં હતી પણ ભગવાન યાદ ના આવે મંદિર એટલે જોવાથી ભાન થાય છે એટલે ખોટી વસ્તુઓ નથી મંદિરો એ જોવાથી ભાન કરાવે છે ભાન થાય તો જાગૃત થાય બાકી ભાન જ ન થાય જાગૃતિ જ નથી ને એને જાગૃતિ શામાં હોય છે પૈસામાં એમાં હોય છે આખો દર વિષયમાં અને પૈસા એમાં જાગૃતિ ખોવાઈ જાય છે પછી બધી જાગૃતિ લૂટી જાય છે દાદા ભગવાન એ કોણ છે દાદા ભગવાન જે દેખાય છે તે ન આ દેખાય છે જ્ઞાની પુરુષ છે અને દાદા ભગવાન પ્રગટ થયા છે એને હું પણ નમસ્કાર કરું છું દાદા ભગવાનના જય જયકાર કારણ કે મારે ત્યાં ડિગ્રી ખૂટે છે મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે દાદા ભગવાન ત્રણસો સાત ડિગ્રી છે શું એટલે મારે એમને એ ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માટે મારે પણ આમ નમસ્કાર કરવા પડશે અને તમને સમજાવું છું કે પ્રગટ થયેલો હંડ્રેડ પર્સન્ટ ભગવાન છે અને આખા ચૌદ લોકોનો નાશ છે ગેરંટી આપું છું અને એ નામ લેતાની આજે દરેક કામ વાળાની વાત સફળ થશે શું કહ્યું This is the cash bank of divine solution. This is the cash bank of divine solution. શું કારણ કે હાજર જ છે બીજો પ્રશ્ન જગત અનાધિકાળથી ચાલતી આવી છે તે મનુષ્ય કાયમ થવું છે મનુષ્ય આ બધા જે જીવ દેખાય છે એ બધા આગા પાછા થયા કરે પણ એ હતા અમુક કાળમાં ના હોય અમુક કાળમાં હોય પણ આ બધું હતું જે દેખાય છે બધું હતું અને છે અને રહેશે આ ભવિષ્યમાં પણ તેમ જ રહેશે વ્યવસ્થિત શક્તિ એ શું છે તે શું ભગવાન ના કહી શકાય ના ભગવાન તો આ સ્વરૂપમાં હોય એ ભગવાન અહીંયા પડતો હોય અને માય બી પડી ના હોય ગમે એટલું ઓલું આપે તો એનું કઈ જરૂર ના હોય તમે લક્ષ્મી આપીએ જરૂર ના હોય સ્ત્રીનો વિચાર હરખો ના આવે જેને મારી જરૂરિયાત નથી એ આ વિધાઉટ માય ગોડ જો અને વ્યવસ્થિત એટલે એક શક્તિ છે એક એક નેતાની શક્તિ છે તરીકે ભગવાન છે એ બધું કોમ્પ્યુટર જેવું છે મોટી જબરદસ્ત કોમ્પ્યુટર હોય એના જેવું છે ચોથો પ્રશ્ન ભગવાન થતા નથી તે વાત બરાબર છે અને જગત તે ચલાવતો નથી તે પણ બરાબર છે છતાં ભગવાનની ભક્તિ અને પૂજા આપણે શા માટે કરીએ છીએ આપણે ભગવાન થવા માટે કરીએ છીએ ભગવાન થવાનું શું જરૂર કે આ ડિપેન્ડન્સી છે પેલું ઇન્ડિપેન્ડન્સ છે અવલંબન જરૂર જ નહીં જ્યાં આગળ એ ઇન્ડિપેન્ડન્ટ પણ નિરાલંબ અવલંબનની જરૂર નહીં દેહનું નામનું શબ્દનું કશાનું અવલંબન ના હોય એ ઇન્ડિપેન્ડન્ટ પણ છે મને કોઈ ચીજ અવલંબન નથી એટલે નિરાળ સ્થિતિ એટલે પછી એને સ્વતંત્રતા ઉપર કોઈ કામ મૂકી શકે નહીં થોડું પણ અવલંબન હોય તો પણ સંસાર પર કામ મુકાઈ જાય એટલે આપણે પણ સ્વતંત્ર થવા માટે ભગવાનની ભક્તિ કરવા છે આત્મા દેહ છોડીને તરત બીજા દેહ દાન કરે છે હા તરત છે એટલે વાર નાખી તરત કોઈ હજાર માંથી બે પાંચ માણસો બે પાંચ જીવો એવા હોય છે કે જે વાર્તા વાળા હોય છે એ વાર્તા તૂટી ગઈ હોય એટલે એ લોકો પ્રેતીઓની પ્રાપ્ત થાય ચાંદ એ મળતો નથી તમારે બે વર્ષ કે છ મહિના માટે તો કઈ દંડ જેવો તે દંડ પૂરો થઈ રહે પ્રાર્થના પૂરી થઈ જાય પછી મળી જાય બીજાના દેહમાં જઈને ખોરાક ખાય બીજાના દેહમાં જઈને ઊંઘલે એને આ દેહ હોય નહીં કે ખોરાક તો ખાવા જોઈએ પાછો આ દેહ ના હોય તો ખોરાક તો જોઈએ ઊંઘે જોઈએ તો પછી ઘરે ખાવ ખોરાક ક્યાંથી કાંઈ તો બીજા દેહમાં બેસીને ખાય બીજાના દેહમાં ઊંઘી જાય માણસે પૂર્ણ બનવા શું કરવું જોઈએ પૂર્ણ બનવાનું એટલે શું બોલવાનું કે ફૂલ્લી ઇન્ડિપેન્ડન્ટ આલંબન સિવાય કોઈ જાતનું નિરાલંબન પ્રાપ્ત કરવા માટે પૂર્ણ થવાનું છે ઇન્ડિપેન્ડન્ટ પણ ભગવાન પણ ઉપરી ના હોવો જોઈએ ભગવાન તમારો સ્વરૂપ છે આ વર્લ્ડમાં કોઈ તમારો ઉપરી ના હોવો જોઈએ જો અને તમારું ઉપરી કોઈ છે નહીં આજે તમે ઉપરી બળ માણસ કહો એ બધી તમારી રોંગ બિલીફ છે ભગવાન તો તમારું સ્વરૂપ છે સ્વરૂપનો તો ઓળખણ કરવાનું છે તમારે એ ઉપરી નથી તમારું ઉપરી કોણ કે જે તમને તમને સપડામણમાં રાખે પગલમાં રાખે એ બધા તમારું ઉપરી તમારું ઉપરી વર્ગમાં કોઈ છે નહીં જે માણસ એ ખોટી વાત છે તમારું ઉપરી ફક્ત સાચી વાત તો તમારા તમારી બ્લો અને બ્લન્ડર બે સારું છે ભૂલ અને બ્લન્ડર્સ ના હોય તો કોઈ બરાબર બ્લન્ડર્સમાં નવરીજી નામ કે હું નવરીજી છું એ બ્લન્ડર છે શું હું નવરીજી છું એ માન્યતા એ બ્લન્ડર છે એ બ્લન્ડર જવું જ જોઈએ શું કરું એ જ્ઞાની પુરુષ કાઢી આપે પછી ભૂલો એટલે ભાગી નાખે પોતે પોતે જાગૃત સંપૂર્ણ આવી ગયા પછી ભૂલો કાઢી બ્લન્ડર્સ ના છૂટે એ જ્ઞાની પુરુષ છોડી આપે એટલે બ્લન્ડર્સ અને મિસ્ટેક બે છોકરી કોઈ કોઈ છે નહીં ભગવાન એક કોઈ નથી ભગવાન તમારું સ્વરૂપ છે આ બધી રફ માન્યતાઓ છે અને હજારોમાં ઉપાધિઓ છે શું કહ્યું આ માતાજી શેના માટે છે એ જ્યાં સુધી આ પ્રકૃતિ છે અને પ્રકૃતિમાં આપણે રહીએ છીએ દેહને રાખવા માંગીએ છીએ ત્યાં સુધી દેહને સારો રાખવા માટે ભૌતિક ચીજો બધી સારી રાખવાની માતાની ભક્તિ કરી છે શું પાંચ મિનિટ આપણો ટાઈમ પાંચ મિનિટમાં પાંચ મિનિટમાં આરતી કરવાની હા કરું પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા પછી આપણે જવું છે સાધન પૂછી જો કોઈને હોય તો હજુ કોઈ પ્રશ્ન બાકી છે આપણે વાંચીએ ભૂલે નહીં આ રીતે આરું કરાવે છે તે બાજુ કરાવે છે ખોટું કરાવે તે બાજુ કરાવે છે એ જે કરાવે છે તે શું કરો છો એ તમારું ડેવલપમેન્ટ છે શું છે ભૂલ કરાવે છે એની પર તમે શું કરો છો એ તમારું ડેવલપમેન્ટ છે શું છે કોણ તો કઈ પૂછના પૂછના નહીં મોકલો જરા કોણ કોણ પ્રશ્ન પૂછ્યો છે પૂછના તો જઈને આવે કાર્ય કરાવે છે અને સારું કરાવે છે એ ભાગ્ય કરાવે છે પણ સારું કરાવે છે તેનો દસ થઈ જાય છે દસ અને ખોટું કરાવે છે ત્યારે પોતે ભગવાન છે પૂરે પ્રારંભ ભગવાન છે લોકોને ગમે છે ગમે તેને ભગવાન અને સારું કરાવે ત્યારે દસ થઈ જાય એને ભૂલમાં ભૂલમાં આપણે શું નહીં કરવું હા થોડીક નું થોડીક નું એમ કે છે આપણી ભૂલ ના હોય બીજાની ભૂલ હોય બીજો આપણને ભૂલ કરાવડાવે મનુષ્યના ગુણો ઉત્પન્ન થાય સજ્જન તારા ગુણ ઉત્પન્ન થાય એટલે મનુષ્ય મનુષ્યમાં આવી સર્જનતા ગુણો ઉત્પન્ન થાય વ્યવસ્થા આવતા લાગે પેલી ચરસ લાગેલી હોય અને પછી એ રીતના રે- એટલે શું ભણવાનું? કોણ ભાવના? ભણવાનું શીખવું. અચ્છા. શું કે છે? હા એટલે પેલું ચોરાસી લાખ યોની માંથી ફરતો ફરતો જીવ આવે ના, એવું એવું નહીં, તમે કઈ જૂની વાત કરી. મનુષ્યમાં હિન્દુ સારા મનુષ્યમાં આવ્યા પછી પછી સમજાવ એવું બધું તો પણ નથી રહેવાનું. ખબર વધારે જાય તો અઢાર બે વર્ષ અઢાર બે હજાર વર્ષ માટે પણ પાછું આવે ખબર એવું દ્વારા લાગુ કોઈ બીજા નજીક રહે એકવાર આવેલા દાદા તથા પ્રભુના કયા ભક્તો આજે પૂજ્ય દાદા મંદિરમાં આવ્યા એટલે તેમના પુનિત પગલાથી આપણું મંદિર ખૂબ જ પવિત્ર થયું છે તેમના નાની પ્રસાદી આપણને સૌને મળી તે આપણું ખૂબ જ ખરેખર અહોભાગ્ય છે પ્રભુ તેમને ખૂબ જ લંબુ આયુષ્ય આપે અને તેમના જ્ઞાનનો માર્ગ આખા વિશ્વની અંદર થતો રહે એવી અમારી સૌની ભાવના છે ફરીથી પૂજ્ય દાદા જ્યારે અમેરિકામાં આવે ત્યારે આ મંદિરની અંદર દાદા અમારા ધંધાનો એક પ્રશ્ન છે અમારા ધંધામાં કન્સ્ટ્રક્શનના ધંધામાં ત્યારે કોઈને સલાહ સૂચન આપીએ થોડી ઘણી તો ખુશ થઈને પૈસા આપી દે આપણે તો એને શું ગણવું જોઈએ લેવાના લેવાનો નહીં લેવાના એ લાંચ ના કહેવાય કોઈ સબ કોન્ટ્રાક્ટર હોય ને આપણે એને મદદ કરી હોય એને કોન્ટ્રાક્ટ સમજાયો હોય નહીં પણ જે આપણે વર્ક કરે છે વર્કમાં ચોરી નહીં કરવા દે ના ચોરી નહીં તો આ તો ખુશ થઈને હેલ્પિંગ તરીકે કંપની કઈ એવું કશું નહીં કંપનીને કઈ લેવા દેવા નહીં નુકસાન ના થતું હોવું જોઈએ ના કંપની નુકસાન ના થતું હોય તો વાંધો નહીં બીજાને હેલ્પિંગ થાય વાંધો નહીં એ તો આપણે હેલ્પિંગ ના લેબર ચાર્જ લીધા બરાબર પણ દાદા આ તો ના ઘરા એટલા પૈસા આપી દે કારણ કે આપણે ત્યાં બે ની કિંમત છે અને દસ લાગતા આપી દે એટલે આપણું કિંમતી છે સાધન <laughs> કોઈક વાર અમારે મંદિર ખાતે કઈ ને એટલે આપણે આપણે કે ક્લિયર બરાબર અમારે છે ને કોઈક વાર રાત ના મંદિર ખાતે ના પાડીએ બરાબર આ લોન ગણાય નહીં અમારી દ્રષ્ટિએ તમને એવું લાગે તમારે બાજુ પણ એમ તો કે હું આને મદદ આને મને મદદ કરી અને મેં એને બદલો ના આપ્યો હા એટલે આપણે એ તો વધારે બુદ્ધિ છે વધારે સરપ્લસ બુદ્ધિ નો ઉપયોગ બરાબર કંપની નુકસાન ન થવું ના કંપનીને કશું નુકસાન નહીં પૈસા આ સારી સમજ તમારી તો મેં એમ લાગે કે આ લીધું આપણે એટલે તમને ખૂજે દબાજી વગેરે એનું માટે તૈયાર છે બરાબર દાદા અમારે સબ કોન્ટ્રાક્ટર હોય ને બધા એ બધા પ્રાઇસ આપે ને તો કોઈ બીજાની પ્રાઇસ આવી હોય તે અમને પૂછે કે આની પ્રાઇસ કેટલી છે તો અમારી ખરું ના બોલાય તો શું કરવું હવે તમારે અમારી સાચું ના બોલાય બીજાની પ્રાઇસ શું અમારી સાચું ના કહેવાય એનાથી તો અમારે જુઠ્ઠું બોલવું પડે ઘણી વાર સાચું જુઠ્ઠું રિલેટિવ છે એ નોટ રિયલ શું કરું એનો ઈરાદો ખરાબ ના હોવો જોઈએ આપણો બરાબર ઈરાદો ખરાબ ના હોવો જોઈએ <laughs> જો સાચું બોલીએ તો કંપની નુકસાન થાય એવું થઈ જાય સાચું ના એ કંપની નુકસાન ના થાય એટલા માટે જુઠું બોલીએ છીએ આપણે એટલે આ કંપની ના આપણે વફાદાર છીએ પણ બહુ ખટક્યા કરે એવું બોલીએ જુઠ્ઠું તો બહુ વિચાર આવે કે આપણે બોલવાની શી જરૂર એમ સાચું જુઠ્ઠું એ રિલેટિવ છે અને ખરું સત્ય બોલાય નહીં આ જગતમાં નિકટ સત્ય નિકટ સત્ય કોને કહેવાય કે આપણે મધર હોય ને ત્યારે આપણે તમારા ફાધર ની વાઈફ થાવ એવું બોલીએ નિકટ સત્ય બરાબર એવું ના બોલે ઢોકીને સત્ય ઢાંકીને બોલવું પડે ઢાંકેલું સત્ય લોકોને લાગે જૂઠું પણ એ એ સત્ય ઓર્નામેન્ટલ સત્ય કહેવાય સત્ય કોને કેવાય જે સત્ય બોલે જુઠ્ઠું તદ્દન જુઠ્ઠું છે સત્ય બોલે તદ્દન જુઠ્ઠું હા તમારા પાસે ભાઈ ખાવ એટલે પછી મધર ક્યાંક હતા મળતા ને કઈ એટલે મા કેમ છો કેમ એવી રીતે એટલે સત્ય ક્યારે કહેવાય છે જો તમે સત્યને માટે આગ્રહ કરો તો સત્ય છે નહીં તમારે આમ જ કરવું પડશે નહીં તમારે આમ જ કરવું પડશે અસત્ય છે એટલે સત્યના ગુણાકાર કેટલો હોવા જોઈએ સત્ય આમાં માટે પ્રિય હોવું જોઈએ કેવું પ્રિય હોવું પ્રિય હોવું અમામા છે માજી કહેવાય ને પછી હિતકારી હોવું જોઈએ અહિતકારી ના હોવું જોઈએ અમાને અહિતકારી ના હોવું જોઈએ સત્ય પ્રિય રાખવું જોઈએ પછી અહિતકારી ન હોવું જોઈએ અમા માટે એ તો આપડો અહિતકારી ઈરાદો ના હોય ને સત્ય પ્રિય સત્ય બોલવું જોઈએ પણ પ્રિય બોલવું છે પ્રિય પણ સત્ય ને પ્રિય બે હોય પણ અત્યારે હોવું જોઈએ અને હિતકારી હોય આ ત્રણેય પણ હોય હોય પણ તમે પતાવી ના દો બહુ પેલા એમ ના કેવું પડે બહુ થઈ બહુ થયો બહુ દેવા બહુ દેવું તો આપડે કે ના બોલે બોલે એ યાદ સત્ય થઈ ગયું ઉપર ઉપર તો ખબર તો સાંભળો અમર તો લિમિટેડ હોવું જોઈએ એટલા બધા કાયદેસરમાં કોઈ તમારે માની લેવું કામ થઈ જાય અમને પૂછવું તમને પૂછવા દે અમે એને બોલવા બધા રિલેટિવ દિવસે ને માની લેવામાં તો નુકસાન થયું ત્યાંના આધીને આ છે સત્ય શું સંબંધી આ સત્ય કહેવાય છે શું સંબંધી સત્ય કહેવાય એનો સંબંધ ના દિન છે શું છે એક જ્ઞાની પુરુષ ભાઈ આપડે ફોડ હોય તો આપડે પૂછી લેવાના એટલે આપડે બંધ ખોરાક નામ ના દે તેને દાનત કહેવાય તેને ઘણા ના આગ્રહ ની જરૂર હોય છે ઘણા આગ્રહ ની જરૂર હોય છે આગ્રહ કર્યા કરવો પડે પણ પછી ક્યારેક એક વખત ઘણા બધાને અને આગ્રહ ના ધારો કે એક બેન છે તે બેન ને અમારા ઘેર આવવું હોય તો એમ કયા કરે કે તમે મને બોલાવો તો આવું એટલે એક વખત બોલાવીએ કે આ ભાઈ તારું તમે એ તો બોલાવીએ બીજી વખત બીજી વખત બીજી વખત બોલાવીએ પણ પછી એક વખત ના બોલાવીએ દસ વખત બોલાવે બધું ધોવાઈ જાય જોઈ જાય પણ તે આપણે એ રીતે ચાલુ છે એમને પ્રિય હોય રીતે એમને પ્રિય હોય રીતે પ્રિય લાગે કે એમનો ભાઈ હતા એમને મેં કહ્યું કે તમે આવજો તો કે મારી વાઈફ ને પણ કહો છેવટે આ બધું રિલેટિવ છે એટલે આપડે કપડું મેલું થાય તો આવું કરો પણ આબુ એનો મેલ મૂકતો જાય બરાબર મુક્ત જાય એક જ્ઞાની પુરુષ એકલા શુદ્ધ મેલ ના મૂકે ચોખ્ખું કરી આપે શુદ્ધ જ્ઞાની ગુરુ બીજા ગુરુઓ મેલ મુકતા જાય એનો મેલ મૂકે તમારે તમારો જૂનો મેલ કાઢી આપે શું કહ્યું અને જ્ઞાની પુરુષ શુદ્ધ હોવાથી કોઈ મેલ નહીં રિલેટિવ કરેક્ટ આત્મા રિયલ કરેક્ટ રિલેટિવ કરેક્ટ એટલે વિનાશી સત્ય શું કહ્યું જગત દાદા શ્વેતાબેન પૂછે છે કે હમણાં એ હતા ને કે પેલા ભાઈને આગ્રહ કરવો પડે તો એ આવે પણ કે એમને આગ્રહ કરવા જતા બીજાને છે ને તે એવી રીતનો આગ્રહ નથી કરી શકતા એટલે એને આગ્રહ કરવા જતા બીજા ને નુકસાન થતું હોય તો પ્લસ માઇનસ એવું કરીને બધી વાતચીત કરવી મારી પત્ની આપણને વચ્ચે લે છે વચ્ચે ગાલે એવું દાદા મારો ધર્મ નહીં મારો ધર્મ એ નહીં તમારો ધર્મ છે કે શું કહ્યું તમારે મનાવી લેવી તમારો ધર્મ છે હું આ ક્યાં કરું એને એને એને ઊંધું કર્યું ને આપણે અમુક કરાવડાવે એમના પ્રતિક્રમણ અમારે કરવા પડે અમે કર્યા પ્રતિક્રમણ કર્યા એમના પ્રતિકોણ તો શું જવાનું એમને નાગાઓ જેને બધી દિશા ખુલ્લી છે એને વાંધો શું આપડે એક જ દિશા એટલે આપડે નથી આપડે મોક્ષ એમને કઈ પડલી નહીં કે જાની છે તો એવો નાદા સ્થિતિમાં છે પણ દાદા પણ મહાત્મા હોય તો પણ એવું કરે તો શું કરવું મહાત્મા તો હોય મહાત્મા જાત જાત ના હોય કોઈને મોડું વેલું મોડું કરી દીધું દાદા પણ આ વ્યવહાર માં ક્યાં સુધી ઊંડા ઉતરવું વ્યવહાર ની અંદર આપણે ક્યાં સુધી ઊંડા ઉતરવું જ્યાં સુધી નુકસાન ના કરે ત્યાં સુધી આપણે પુણ્ય નુકસાન ના કરે ત્યાં સુધી આપણી બિલીફ ને દાગવા ના પડે ત્યાં સુધી પ્રતિનિધિ એનું પોતાનું પણ થાય છે શું કરવાનું આપણે અને વિચાર આવે તો માટે ખરા વિચાર આવે બરાબર બહુ ખેતું એવું બહુ ઊંડા ઉતરો જાણીએ કે આ મેળ પડતો નથી ચોકને ચોકડીઓ ને મેળ લોખંડ મેળ ચોકડીઓ મેળ પડે પ્રતિક તરીકે ચોકડીઓ તો ના પડે પરમાણુ ના એટલે પરમાણુ જુદા પ્રશ્ન હોય એ ન કહેવાથી અંગત છે પેલી વ્યક્તિ જે અંક વચ્ચે રાઈટ આનો પ્રશ્ન હોય ન કહેવાથી કહીએ તો અનહિત નિમિત્ત છે વચ્ચે બોલો એક વ્યક્તિ છે એની વાત એને કહીએ કે એ લોકોને દુઃખ થાય વડીલને દુઃખ થાય જે ફર્સ્ટ વ્યક્તિ છે ન કહીએ તો બગડે જે વડીલને ન કહે જે મૂળ વ્યક્તિ છે પ્રશ્ન બગડે છે તો આપણે શું કરવાનું આપણે નિમિત્ત છે વચ્ચે આપણે વચ્ચે અમે આપણે બે વ્યક્તિ આપણે બીજા પ્રશ્ન હા એમનો બીજો પ્રશ્ન છે કે એક વડીલ છે એમના બે બાળકો છે હવે એ વચ્ચે મધ્યમ થઈ ગયા છે કે જો વડીલ ને કે તો ખરાબ લાગે એવું છે અને જો ના કે તો પેલા ને ખરાબ લાગે એવું છે પેલાનું બગડે એવું છે પેલા છોકરા નું બગડે એવું છે જો ના કે તો કે અત્યારની પરિસ્થિતિમાં એમની શું ફરજ થાય તો પછી બગડે એવું ચલાય જે બધું બગડે એવું થાય એવું છે ને એ બધા નો દોષ એમની ઉપર આવે એવો છે એમ કે નિમિત્ત જ હું છું કે મારા કારણે બગડે કે પેલા લોકોનું માનવું એમ છે કે એમના કારણે બગડે છે કડકડી મૂકીએ તો હવે જો ઉપર એના વડીલો ને કહીએ બહુ મારી પડે જબરદસ્ત દુઃખ આવી નથી તેનું આવી પડે આ તો દુઃખ હતું ખબર નથી પડી એટલે દુઃખ નથી પડતો આપણે જણાવવાનું એટલે આપણે નથી માત્ર તો સંબંધમાં ગભરાવું નહીં અને આક્ષેપ આક્ષેપ છે તો આ ઉભો છે તે જોઈ લેવાનો પણ આ તો આપણે બધી આક્ષેપ તે ઉભો કર્યો તે ઉભો કર્યો બરાબર દારૂ પણ તો આપણે તો મેં તો જોઈ લેવાય ગભરાય એટલે ગભરાય એવું ગભરાવાનું કઈ જાય ચાલ્યા કરે બધું આવનારી દુનિયા ચાલ્યા કરે હવે નથી થતી બહુ ગભરાવણ પેલા નથી અજાણ જવા બનતા હોતી That far as possible. <laughs> That far as possible. અજાણતામાં ફાયદો છે જાણવાનું નુકસાન કારણ કે આપણે ઇતિહાસ તો આપણે પૂછે છે તો બાળકો ઇતિહાસ જાણી કરવાનો પોતાનો ઇતિહાસ જાણીએ જ્ઞાન આપણે પૂછે છે તો બાળકો ઇતિહાસ જાણવાનું કેટલું પૂછે આ કયું છે અરે ઓછું ઓછું ઓછું સંબંધ સંબંધમાં હતા જેટલું ઓછું બોલાય એટલું સારું શંકા છોડી દો શંકા છોડી દો શંકા છોડી દો શંકા બિલકુલ માત્ર શંકા માત્ર છોડી દો શંકા તમે મારી નાખે અને હા નહીં તો કહું હેલ્પ કોઈ શંકા રાખજો રાખજો કહું <laughs> હેલ્પ નહીં કરે મારી નાખે બધા કે કરવા તો વાળો તું થઈ જઈશ જોડે બનાય કરવાની ગઈ સમજી ગઈ દાદા એટલે દાદા એ બધા કુટુંબો રહે શંકા કોઈ શંકા શંકા મારો પાસે લાગે છે શંકા આવતો ને થાય દાદા જોડે આપણે ના મળીએ <laughs> એટલે શંકા કોઈ પણ જાતે ક્યાં મારો ભાગીદાર કઈ જશે તો શું થશે કઈ દાદા માથે મારે શું હું ના એવું નથી <laughs> ચોરી કરવાની પછી દાદા હોપવાનું દાદા એમ નહીં કે લગામ છોડી છે દાદા તે તમે ટ્રાય કરો એમ દુકાન નાદારી જવા માટે નાદારી થઈ જાય માં નહીં નાદારી થાય અને તૈજે ના થાય દુકાન નહીં સાહેબ બસ અને મજા મરે તો મરે મસ્ત દાદા ભાઈ રોટી કુટે બાઈ પાસે આજે આજે રોટી કુટે દાદા નું ત્યાં બહુ મોટું સર તળવાર છે ત્યાં એ ખાઈ ગયું મોત કરો ફ્રી ઓફ કોસ્ટ દાદા અમેરિકામાં તો નહીં થાય અમેરિકામાં બધી કુટી પડશે ત્યાં વખતે આપી મને પચીસ હજાર ડોલર તો તારે તને પવડાય પાછા પવડાય બીજી બધી રસ્તે ના હોય અને તો તમારા જ છે આ તમારા જ કોઈ વાપરી નહીં કાઢે કોઈ આ દેવા બધી વધ્યા છે ના વધ્યા બીજા કોક ને લઈને પણ આપી દીધી અપાય અપાય જતા ભાઈ માં ભાઈ માં મારું ભાઈ ને જુદા જુદા તો જોઈ રહેવાનું બોલે ને તો મળ્યા એવું ગોઠવી આપ્યું એવું બાંધકામ થવાનું જેવું ફાઈવ ગોઠવણ કરાવી આપજો હા એ કરવાની શરૂ કરી છે જગ્યા બગ્યા વેચાઈને લીધી લેતા લીધી બધું તૈયારી કરે અને બરનાર કહી દીધું છે કે લેબર પૂરતી પાંસઠ ટકા કરા અને પાંચસો ટકા ડેરાશના અને આઈકન મારાથી તારા પ્રમાણ બંધાવું જોઈએ કારણ કે ઇન્સ્ટ્રક્શન મારી તે તેર ટકા હું કરી આપીશ જે તેર ટકા જે ઓછા થાય છે તે મારી ઇન્સ્ટ્રક્શન થી બધું નીકળી જશે પણ પેલા લોકોને અમને કોસ્ટ થી મળે શું કોસ્ટ થી મળે એને એવું થઈ જશે એ પોતે ઘેર કરાવે તે ટકા વધારે જતા રહે અને મારી મારી સમજણ કરે ને <laughs> ડેરા થતો પાંચ કરોડ દાદા થઈ નકમય તો તમારે તમારા મનમાં નોંધી રાખજો પાંચ કરોડ દાદા થશે મારે તો એક લાખ એક કરોડ એક લાખ ખર્ચવાના પચીસ લાખ ચોથો ભાગ અને મારી પર બે લોકો એટલી બધી આ કરુણ પત્રો નીકળે હા હું ત્યાં જઈ દઉં એટલા ચલે આપડે ખાંડ ના આવે આપડી ખાંડ માં મેનેજર મેનેજર ને એને ફ્રી ઓફ કોસ્ટ કામ કરે છે તમારે જેટલા પૈસા જોતા લઈ જાઓ પણ અમને હાર આપો એટલે પૈસા તમે લઈ જાઓ અને આપડે પડે તેના કરતા ચાર ગણો રેટ આપવાનું કે કહ્યું કોઈ વાંધો નહીં રાખવાનો એમને કારણ કે કરોડ થી વધારે ના દે થાય <laughs> કારણ કે એક જણ કરવા ગયા ને ત્યાં શું થયું બે દાડે પાંચ થઈ ગયેલા હા થઈ ગયો એટલે મેં આ બધા કોણ બોલવું તે પછી મેં હાથ કાઢો ઓર્ગેનાઇઝેશનમાં હાથ મારા હિસાબમાં છે ને એટલે હાથ કાઢ્યો એટલે હાથ કાઢ્યો બધું મોટું આવડ્યું એક લાખ પૂછ્યું દરવાજા માટે મોટા મોટા બાર દરવાજા હોય ચૌદ ઊંચા એવા દરવાજા થાય લાકડાનું અમારે જોઈએ છે શું ભાવ આપી કે દાદા આ ભાવ ચાલે અને છતરજી તમને આ ભાવ ચાલે આ લાકડું મેં પહેલા લઈ રાખેલું કે છે તેનો ભાવ આ ભાવે લીધું તમે કહો આવે મારા માટે જોઈતું નથી ડેરા તમારે જોઈએ થી શું ભાવ આપીશ તું પેલા ભાવ આપી દઈશ તું અમને તે લીધેલા ભાવે જેના કો અત્યારે ભાવ ચાલે ને તેના પાંચ રૂપિયા લીધેલું તમે પહેલા ભાવ તું આપી દઈશ ત્યાં ડેરાસર માટે આપી દઈશ તમે શ્રીમંત સામે ડેરાસર મારી પૈસા ના લેવાય કે અડધી રકમ તો લેવી પડશે તારે સવા લાખ રૂપિયા થાય તે તારે સાહેબ બાર હજાર રૂપિયા લેવા પડશે નહીં એમને ફ્રી ઓફ ના લે મારાથી લેવાય નહીં શ્રીમંત સ્વામી કામ મારે લેવાય નહીં બધા બરાબર આવે છે મારે અને સિઝમનો જ કરી આપવો મારે સિઝમના દરવાજે કરી આપવો તો ભાઈ દરવાજે લેબર એકલી આપડી લાકડું બધું ફ્રી આપવો આમ તો આ કામ ને એવું દાદા બોલાવડાવે છે દાદા બોલાવડાવે છે હમણાં એક જણ ત્યાં આવતા આવતા પૂછ્યું એક મનસુખજી કહ્યું મનસુખભાઈ તે એને તો ગયા પછી મને કહે છે દાદા ફર્યા ક્યાં આવો તો મારા તો પચાસ દાડા રહેજો તો બે ચાર દાડા રહ્યો પછી કે મારી પેઢી ઉપર જરા પગમાં પાડો પગમાં પાડી લખીને આપ્યું એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર મારા આપવાના બધા લખીને આપ્યું બધા હિન્દુસ્તાન વાળા લાખ રૂપિયા કોઈ દાખે નહીં બે હજાર ત્રણ હજાર માં આપણે માગીએ તારે પગાર માગે બધા લાખ લાખ રૂપિયા દેતા મને આપે છે ના એ સિંધર સ્વામી ના નામ પર મેં કહ્યું જે આદર છે આજે તીર્થંકર આદર છે આપણે ગયા પછી આદર એવાના છે વર્તમાન તીર્થંકર એના માટે વરસાદ પડશે છે શંકપતિ છે ના લેવાય જૈનો હેલ્પ લઈએ તો એમનું જે રૂટીન છે ને તે રૂટીન પ્રમાણે આપણે વ્યવહાર બનના દે જો એનું જૂની જૂની રિવાજ છે ને તે જૂના રિવાજમાં દાદી કરતા નથી આપણે તો ક્રિયાના બધા માટે દરેક ધર્મવાળા આવે છે